એટલે પોતાની જાત પર મોસક વખત ના કરવા બધા ખોટા દુરુપયોગ ના કરવા પોતાની જાતે હશે ના પડે એ રીતે વંચીવું જોઈએ શું કોકને સુખ આપવું જોઈએ ગમે તે કે જાત માટે વાપરું છું બધા માટે વાપરું છું જાત માટે ખૂબ વાપરું છું બધા માટે જરૂરિયાત નું વાપરીએ છીએ બાકીનું સાઈડ માં સેવિંગ્સ માં મૂકીએ છીએ સેવિંગ્સ માં મૂકીએ છીએ જમા રાખે એ મૂકી રાખવું જોઈએ પછી સારી રીતે વાપરવું જોઈએ રાત્રે આપડે ચા પીતા એટલે હિલ ચાલતી જાય આપડે કઈ ઉઠી છે અમને કઈ છોડીએ પણ જય સચિદાન છે શું કરે કઈ ખબર નિકાલ કરી જાય માટે એના કરતા પહેલા ચોખ્ખી હારી આપણે આ પવન નો સ્વભાવ કેવો છે કે બધા બારણા વાંચવાનું એક બારણું ઘર રાખો અને બહાર ખૂબ પવન હોય પુષ્કળ વાવાઝોડું હોય પણ એક જ બારણું હોય તો આ રૂમ ભરી જાય પછી ના થાય બારણું આગુ પાછું ના થાય પાયરો હાલે નહીં અને પછી એક પાછળ નું બારણું ખુલ્યું અને પવન નો જવાનો રસ્તો કર્યો પછી ખૂબ પાણી એટલે ધન્ય જતે જો કદી વાપર્યું તો પછી લાવવાનું બંધ થઈ જાય એટલે લક્ષ્મી વહેતી રહેવી જોઈએ લક્ષ્મી ને વહેતી રહેવી જોઈએ આ પવન જે વહેતો રહે છે ને દરેક વસ્તુ વહેતી રહી છે તે આપણા હિન્દુ હિન્દુ લોકોને કટે એ તો પછી આવતું બંધ થઈ જાય છે કુદરત નો નિયમ છે ને આ પવન બંધ જાય ને બીજા આપણે બાયણા રાખી બેઠા એક બાયનું પાછળ ખુલ્લું કરી એક જ છે પાછળ દોષ છે અને ઠંડક પણ વધારે લાગે ઠંડક પણ ઠંડક પણ વધારે લાગે વધારે લાગે <laughs> થાય એ દાદાજી કોણ છે જાતે કેવું બચ્ચાથી જાતે કેવું પડે જમણ લાવો છે ને હા એટલે કિંમત જ ના સમજે ત્યાર પછી હેરાન જાતે બોલવું પડે એટલે ભાઈ જાતે બોલવું પડે જે માગો એ મળે એવું છે અહીંયા જે માગો આ દુનિયામાં કોઈ પણ ચીજ માગો એ મળે એવી છે તમને આવડત હોય છે માગતો શું કહ્યું માગતો નથી <laughs> નાનુભાઈ કહે છે કે દાદા માગવાની રીત સમજાવો ને <laughs> પછી સાથે લેટ વસ્તુ માગવી શું માગવી આપણે જાણવું છે ટેમ્પરરી તો છે જ અને પછી પરમાનન્ટ રહી જશે Oh, Sorry, All <coughs> ક્યાં છે કઈ આપતો વાણી વાંચી બેન પૂછો પૂછો ને કઈ વાંચી ગયા છે આઠમા ને નવમાં મારા સત્તા આવી ગઈ ત્યારે ભગવાન ની કૃપા થી બધું થાય બેન નું જતું કામ કરી શું કરતો જયંતિભાઈ નાળો શું કરતો છે નાળો ચાર ડિગ્રી ખૂટે છે એમને ત્રણસો આઠ ડિગ્રી મારે ચારસો ત્રણસો દપ્પન છે તમારે ચાર ઓછી છે એટલે હું નમસ્કાર કરું મારે પૂરી થઈ જાય પછી થઈ ગયું પતી ગયું છતાં આ છવ્વીસ વર્ષથી આ દેહ નો માલિક નથી આ દેહ નો માલિક છવ્વીસ વર્ષથી નથી માલિક નથી ડબલ માલિક થઈ બેઠા बेटा तेरा मालकी पण रहेगा ना दस्ता केला जरा रहते હા પાકી રસોઈ દબાઈ પડેલી આપડી પાસે રે પાકી રસોઈ દબાઈ પડેલી આપડી પાસે ના રે એટલે હું તમને છોડે આલીશ કે પારકું ના તમારું એવું ભાગ પાડી આલીશ પછી પારકા ખેતર માંથી આપડે ચાક લઈએ તાર ઝઘડો થાય ને સાકર ધાલીએ ખરું ના સમજી ગયા શાકભાગ નહીં લીધી આપણું ગટર પડે ના છોડી દેવું પડે માહી ઠોકી લઈ લે હવે નીકળવું ના હવે ખાલી કરી નાખો અભી અભી ખાલી કરી અરે મારે છે છોકરા કે છોકરો છે દે ના અધિકારી કેટલા ગોપાલભાઈ પાંચા થયા દાડા થયા કઈ ઘેર હતા દાડા લાગતા હતા ને મારા બહેન આવ્યા હતા મારા પહેર્યા વગર આવ્યા હતા ને ઘેર હતા મારા કઈ દાડા થયા છો પોતા નથી વાંકા હતા تو نہیں کرتا گیا کون بات کرتا એ ઓરિજિનલ ટેપ એના પછી બીજી ટેપ તેના પછી આ ઓરિજિનલ ટેપ વાત કરે છે એટલે માર્ગીઓ ઘણી વાણી છે પોઈઝનસ નથી આ વાણીમાં આ વાણી જે હવે ને પોઈઝનસ પોઈઝનસ નહીં જરાય અમૃત તુલ્ય મેં કહેતું ભાઈ અમૃત થવા મળે આ વાણી ની પેથી શરીરમાં અમૃત નો ભેગા થઈ ગયો ઇફેક્ટિવ છે આ વાણી કેવી છે ઇફેક્ટિવ તને ગમ્યું કા બધું આનંદ થયો છે રોજ થતો એવો કે વધારે મહિનો ગોપાલજી કઈ જોડે છે મરાઠી તે પરમાનન્ટ લંડન માંથી પરમાનન્ટ લેવું છે પહેલેથી લંડન માં લઈને આવી લંડન થી પરમાનન્ટ લઈને આવ્યા મારા બાળક ની એવી છે કે જે ટેમ્પરરી જ કેવાય કે બાળક ની બીમારી જે છે ટેમ્પરરી છે એમ કે બાળક ની જે બીમારી છે તે ટેમ્પરરી છે ના બધા સુખાય ટેમ્પરરી છે બધા એ સુખી એટલે હું સુખી all this related are temporary adjustment and you are permanent તો સુખ પરમાનન્ટ જોઈએ મારે સુખ છે પરમાનન્ટ એવું તમે સુખ ના એવું સુખ છે મોક્ષ લેવા માટે હા આપીશું કઈ તારીખે ઓગણીસ પરમ દિવસે હા પરમ દિવસે તો રવિમાં ખુશ અહીંયા મોટો એ ચાલો ભાઈ તમે જ્ઞાન મળી જશે કામ પતી છે તમે અહીંયા આવો હિમાલયમાં કેટલા ને જાય કેટલા ને કેટલા જાય કેટલા ને તમે પણ એમ બીજો કોઈ ફેર નથી કારણ કે અજ્ઞાનતા જાનવરો ને છે મનુષ્યો ને છે એ અજ્ઞાનતા જાય બીજું નહીં છોડતા હશે આમ આમ આમ છોડી છોડી છોડી દે ગુલાબી દીધું બધું બધું છૂટી છૂટી ગયા ગયા હા ગયું છૂટ છૂટ સબ اور سب ہم نہیں یہ سب سب سب بند ہے گلاب نے ہم سے دور کیا چھڑی آیا ہم چھوڑ بھی گے અને હું જ ઊંઘી ગયો હતો આપડે કઈ તમારા ઊંઘવાની શક્તિ કઈ રોજ ઊંઘી જશે ને તકો ઘર ઊંઘ ના આવે ત્યારે તમારે શક્તિ ખબર પડે ને એ તમારી શક્તિ હતી કે નહીં ઊંઘ ના આવે ત્યારે ખબર પડે ના આપડી શક્તિ હતી કે નહીં ઊંઘવાની ઊંઘવાની શક્તિ આપડી છે બીજા કોઈ નહીં છે આપણા ઊંઘ નથી આવતી કઈ છે મને કહો જયંતિ સત્તા છે નથી કુદરતી એ ઘણા ઘણા લખી પણ એનો એક છોકરો હતો નહીં કઈ ઝઘડો હોય તમારી સત્તા કઈ છે જાણતા ને મારી સત્તા મેં કર્યું કઈ ઇગોઇઝમ કહેવાય ના કેવાય તમે ના કર્યું મેં કર્યું મેં કહ્યું મેં નમી ગયું એ ઇગોઇઝમ લઈને આ દુઃખ છે બધા ઇગોઇઝમ કાઢવો છે કે રહેવા દેવો છે કરવો છે મોગા ભાવ નો રહેવા દે ને ભાવ મોગો છે કરવો છે પણ લોકો ઇગોઝમ કરે ભટક કરે હિમાલય ભટકે બધું ના જાય જ્ઞાની કોણ જા જયારે ઇગોઝમ ગયેલો